એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા રીતિ વાર્તા સાંભળે છે આવો આવો રીતિ બેન આ તમારા ગાલ તો બહુ સરસ છે ને પોકલું સસલા જેવા ગોળ ગોળ વાહ ભાઈ અને અમદાવાદમાં બેઠા બેઠા દિત્યા પણ વાર્તા સાંભળે છે આવો આવો રીતિ દિત્યા આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ધ્યાનથી સાંભળજો લાભશંકર ઠાકરની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે ધૂમ ધૂમ સસલુ એક હતું સસલું એને લાગી ભૂખ ક્યાંય લીલું ઘાસ નહીં એ તો વગડામાં ફરે ઝાડ પરથી ખરી ગયેલા સૂકા સૂકા પાંદડા સૂંઘે અડધું પડધું લીલું પાંદડું હોય તો ખાય અને થૂકી દે થૂ થૂ થૂ થૂ કરતો ક્યાંય ન મળે લીલું ઘાસ કે તાજું પાંદડું એમાં રસ્તામાં એક જગ્યાએ એક ઢોલકું પડ્યું હતું હો ઢોલકાની પાસે લાકડાની બે દાંડી પડી હતી સસલાએ ઢોલકું ડોકમાં પહેરી લીધું પછી લાકડાની બે દાંડી પકડીને ઢોલકું વગાડવા માંડ્યું હતો ડુમ ડુમ ડુમ ડુમ ડુમ સસલાને તો મજા આવી ગઈ એ તો ચાલતો જાય અને ઢોલકું વગાડતો જાય ડુમ ડુમ ડુમ ડુમ હે સસ્સા રાણા તમારી પાસે શું છે પોપટે પૂછ્યું ડુમ ડુમ ડુમ એને બોલાવો ડુમ ડુમ ડુમ પોપટે કહ્યું એ પણ ઉપરથી એક જાંબુ ફેંકો આ લો ને એકને બે બદલે બે નાના ત્રણ લો પોપટે જાંબુ ફેંક્યા સસલાએ જાંબુ ખાધા પછી ઢોલકા પર દાંડી પડી ડુમ ડુમ ડુમ ડુમ <laughs> ઢોલકું તો બોલવા લાગ્યું રસ્તામાં હાથી ઊભો હતો સસલા એ સસલા શું છે તારી પાસે ડુમ ડુમ ડુમ એને બોલાવને હાથી ભાઈ પીપળાના કૂણા કૂણા પાન આપો ભૂખ લાગી છે લેખા હાથીએ તો સૂંઢ ઊંચી કરીને એક ડાળકી તોડીને આપી સસલો તો કાટ કાટ કાટ કાટ કૂણા કૂણા પાન ખાઈ ગયો પછી તો ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ એમ ડોલકું વગાડવા લાગ્યો ડુમ ડુમ ડુમ અવાજ સાંભળીને હાથી તો ડોલવા લાગ્યો પછી સસલો આગળ વધ્યો રસ્તામાં સિંહ ઊભો હતો સસલો તો ધ્રુજવા લાગ્યો એ સસલા તારી પાસે શું છે કઈ કઈ નથી કઈ નથી વનરાજ કઈ નથી સસલો બીતા બીતા બોલ્યો આ ગળામાં શું છે ડુડ ડુમ ડુડ ડુમ ડુમ છે બોલાવું એને બોલાવ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ એમ સાંભળીને વનરાજ તો ખુશ થઈ ગયા બોલ સસલા તારે શું જોઈએ છે હું તો ખૂબ ખુશ થયો આ સાંભળીને છે ને વનરાજ વનરાજ છે ને મને કોઈ ખાય નહીં એવું કંઈક કરો હો વનરાજ સારું જા બધાને કહી દઈશ ડુમ ડુમ સસલાને કોઈ ખાસો નહીં જા સસલો તો આગળ આગળ જાય ને ડોલકું વગાડતો જાય કોઈ આપે તે ખાતો જાય તે છેક પર્વતની ટોચ પર ચડી ગયો એને તો તરસ લાગી એલા સસલા તારી પાસે શું છે કોણ કોણ કોણ પૂછે છે એ તો હું વાદળ તારા ગળામાં શું છે આ તો આ તો ડુમ ડુમ ડુમ છે વાદળભાઈ સાંભળવું છે સાંભળવું છે પાણી વરસાવો પહેલા મને તરસ લાગી છે સસલાએ ડોલકું ઢોલકું એક ઝાડની બખોલમાં મૂકી દીધું અને ગડગડાટ અવાજ થયો હો વાદળનો પાણી તો વરસવા લાગ્યું સસલું તો નાચતું જાય અને મો ઊંચું કરીને પાણી પીતું જાય એની તરસ તો છીપાઈ ગઈ વરસાદ બંધ થયો સસલાએ ઢોલકું બખોલમાંથી કાઢીને પહેરી લીધું અને પછી દાંડી પીટીને ડુમ ડુમક ડુમ ડુમક ડુમ ડુમક એમ વગાડવા લાગ્યો વાદળ પહાડ ઝાડ બધા સાંભળતા હતા તડકો પણ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ એમ સાંભળવા લાગ્યો રાતે સસલો ઊંઘી ગયો સવારે જાગ્યો ઢોલકું એના ગળામાં હતું ધીમે ધીમે પર્વતની ટોચ પરથી નીચે ઉતરવા લાગ્યો સપાટ જમીન શરૂ થઈ એ દીકરા ડુમ ડુમ એ દીકરા ડુમ ડુમ કોણ બોલાવે છે મને હું ધરતી માં શું કામ છે ડુમ ડુમ વગાડને બેટા લો આ ડુમ ડુડુમ ડુડુમ શરૂ સસલો તો આંખ મીચીને નાચે છે અને ડુમ ડુમુક ડુમ ડુમ ડુમુક ડુમ ડુમ ડુમુક એમ વગાડે છે એ તો ગોળ ગોળ ફરે નાચે કૂદે આગળ વધે અને ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ એમ વગાડે પછી થાકીને બેસી ગયો આંખો ખોલીને જોયું તો બધે લીલું લીલું કુણું કુણું ઘાસ ઉગ્યું છે ધરતીમાં ખાવ ખાને બેટા તારું ઢૂમઢૂમ સાંભળીને તો એ બહાર આવ્યું છે લીલું લીલું ઘાસ પછી ખાઈશ પહેલા ઘાસને ધરાઈને સંભળાવું મારો ઢોલ સસલો તો તાનમાં આવીને ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ ડુમ એમ તાનમાં આવીને વગાડે છે અને ઘાસ પણ આનંદમાં ઊંચું ને ઊંચું થતું જાય છે ભાઈ તો ભાઈ રીતિબેન દિત્યાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં સસલું આવશે પોકલું વાદળ આવશે અને આપણે બધા એ વાદળમાં ખૂબ રમતો રમીશું હો ને આવજો